અને દાદા ખરું તો ત્યાં આગળ જોવા મળ્યું કે આ નો લો લો જેવું આ કેમ ચાલી રહ્યું છે કોણ કેવી રીતે બધું છે વ્યવસ્થા ની અંદર બધું એની માટે સ્વયં સંચાલિત બધું હતું આ બધા સદના એક ભાવ થયા ને એ જ માણસ નો ભાવ બાકી ડેરાસ નો પોતાના ભાવ ના હોય આપણો ભાવ એ અનુબંધ શું પોતાને ભાવ એ તો તારા ભાવ નું પ્રતિક છે શું છે ભાવ ઉપર કળા ચડતાની વાત અને જીતા ભગવાન છે હાજર કોઈ જૈન ના સાધુ ને પૂછે ગમે તેને પૂછીએ કે ભાઈ સિમંદર સ્વામી ગયા એ ના બોલા અહીં એ ઘણા કાળ ઉતરી રહેવાનું ના આપણે કઈ મહાવીર સ્વામી નિર્માણ થઈ ગયું ગર્ભાવતી સમજે ભાઈ નિર્વાણમાં શું ભેદ અને પ્રત્યક્ષમાં શું ભેદ વેદ ખબર પડી ને તમારા ત્રણ દાડા લાભ મળ્યો સંગત બૂમ પડાઈ જાય છે તો બૂમ પડાય છે ઘર આપણું છે રાતે ચોરાવાના બૂમ પાડી ખોટું મારવા આવે ચોર કે છે એ કુદરતી જે કુદરતી કુદરતી એ છે તેને અટકાવવાની નુકસાન કરતા હોય બહુ મોટી વસ્તુ હોય તો કોઈના મારામાર કરતા હોય અટકાય અટકાવી એવું પછી બૂમ પડે દાદા એમ કે છે જરા હાથ પગ ની નસો ખેંચાય સ્નાયુઓ ખેંચાય એવું કે છે પણ દાદા હું કહે છે એ પણ ભલે ખેંચાય એ ખેંચાય નીકળી ગયો છે ને એ આ મેં રાખી ગયેલો સ્ટોક માં રહે છે આ હેલ્પ કરે કોઈક માગતો આવ્યો એમ પચી હજાર માગે છે ઘરમાં દસ હજાર પડ્યા છે આઠ હજાર તો આપો ચા પાણી નાસ્તો કરીને પાછો કરો તો એને એ પચીસ હજાર પચીસ હજાર ચા પાણી કરાવીએ નાસ્તો કરીએ પચીસ હા ઘણી ઓછી થઈ ગઈ છે જ્ઞાન પછી આમ કરતા કરતા થોડું વસ્તુ આવે પેલું ઓછું પણ પછી ઘણું થઈ ગયું ઓછું ઓછું થઈ જવું હવે જાતે જાય શું થાય છે બહુ બહુ એક્સેસ ના થશે ખરાબ એવું આપડે હાથ થઈ જાય હા થઈ જાય ક્યાં જાય ક્યાં જાય છે જોનાર ને જોનાર ને શું જોવાનું ક્યાં જાય એમ જાય જલ્દી ઉકેલાય આ જ્ઞાન લીધા આ જ્ઞાન શું કરે છે સર્વ તમને નિર્ધાર કર્યા કરે સર્વ જાતના કર્મો જે ખરાબ વગર હોય આરામ હોય તે પોતાની નિર્જા છે નિર્જરા થયા જ કરે છે ગાઢ પણ હોય તો ગાઢ પણ નિર્જા થાય છે એટલે બધી હરેક પ્રકારની નિર્જા કરે એટલે હું તો જાણી ગયો હતો પણ આ સ્થિતિમાં પેલું એમને ઇન્જેક્શન લઈએ છીએ એવું જાણ ત્યારે મને એમ લાગી દાદા એટલું ખુલાસો અત્યારે એમણે કર્યો આપણે ગયા ત્યારે એ એમ બોલી ગયા હતા કે ડોક્ટર ઘેનનું ઇન્જેક્શન આપી ગયા છે પણ એ નહોતું ખાલી ગોળી ઘેનની ગોળી લીધી મને મારું કહેવાનું કે ઘેરની ગોરી ડાક્ટર ને કહે તું ખા મને ફાયદો થયો હા તમારા બાપ ને આપડે તો ઘેર ની ગોરી રેત કાઢતા હતા ને તેને જ્ઞાન આપ્યું પિતા એ મને કહે આજ તો દાદા એમને ઊંઘાઈ ગઈ કે વધી આવશે ના આવે દાદા દાદા કરે કે ભાઈ આ ગોરી ના નીકળે ભાઈ ના કાઢો ઝેર પોઈઝન છે

જયંતિભાઈ ને સંભાવ નું જ્ઞાન સૌથી વધારે થાય દાદાની આજ્ઞા ની બરાબર કસોટીએ ચડાવાય અને જે અવસ્થા ખેંચાવાની આવી છે એ પછી જવાની જ છે અને એ બે વખતે જોયું તો ત્રીજી વખત તો એ ગમે તે આવે તો પણ એમ કે એમનો ક્ષમતા ભાવ કેવો ટકી રહે હા કેવો ટકી તમારી કેપેસિટી તમને પોતાને ખબર પડે બીજાને ખબર પડે એની કેપેસિટી વધી છે અને અનંત શક્તિ છે નહીં આ એમાં શું છે એટલે ગોળી લઈ

ખરું પણ દાદા લલિત ને કહ્યું લલિત ભાઈ છે ત્યારે સમાજ નો વિશાળ સમુદાય દારિદ્ર જ્ઞાન નૈતિક અધરપતન ને ભોગ હોય ત્યારે વ્યક્તિગત મુક્તિ થી શું હોય સમગ્ર સમાજ ના પુનરુત્થાન વગર વ્યક્તિગત ઉદ્ધાર પણ કેવી શકે છે વ્યક્તિનો સમાજ પ્રત્યેનો શું રોલ છે તે કેવી રીતે એક જ વ્યક્તિ આ હિન્દુસ્તાનમાં સુધરે એક જ વ્યક્તિ સુધરે તો એનો બીજ પડે અને તેમજ ખો વર્ષ થાય બસાય એમ જ માંથી પચાસ હજાર વર્ષ થાય હજાર માં લાખ વર્ષ થાય તો એક સુધરવું અને આ જે સમાજ સુધારવાની કહે છે ને તે કોઈ સમાજ સુધારી બેઠવા નથી ખોટું નહીં કરી રહ્યા પણ એનાથી આ ગુજરાત કામ કરે આ ગાય નહીં રોગ આ જે કયુનો રોગ છે ને સતે અને એક વ્યક્તિ સુધે તો બહુ થઈ ગયું આ એક લલિત સુધર છે ને એ કે જોઈ લો પછી આપવાનો લલિત સુધરે ને ત્યાંથી આપવાનું કે લલિત સુધારો છે ને આપડે હા લલિત સુધારી જોઈ લો અને વિચારો કરો છો અધર પતન ભોગ એ બધું જતું રહેવાનું છે આ જવા માટે જ આ વાતો ચાલી બાકી નૈતિક અધર પતન તો પહેલે હતું પણ પ્રમાણ વધી ગયું છે શું થયું છે દુનિયા છે સાચી ચાલુ છે પાર્કીમાં બેસનારા છે અને ઉચ્ચ પહેલેથી જે બહુ સારા માણસ કહેવાય પાંડવ તે કૌરવ ખરાબ હતા તે સારા કહેવાય છે ખરાબ ના હોત કૌરવ સારા હતા એ સારા હતા સારા કોને કહેતા એટલે બધું પ્રમાણ તો પહેલેથી છે ના હોય તો પછી પુરાવો નથી જેને લગભગ રામચંદ્ર બહુ બધો થઈ ગયો એનું કારણ શું એમનું આયુષ પોતાનું આડા ચૌદ હજાર વર્ષનું હતું બોલો કેટલા વર્ષો પછી થયા છે એવા વખતે પણ જો રામ રામચંદ્ર લાઈફ નું થઈ ગયા જુઠી વાત છે હતી એવું આ દુનિયા છે ત્યારે આ તો અત્યારે સારું છે તે બધા લોકોએ ગાયું અંગ્રેજો રાજમાં કે બકરીના કોહન કોઈ પકડી શકતું નથી એવું કહ્યું બકરીનો કોહન પણ કોઈ પકડી શકતું કઈ પકડે તો વચ્ચે આમ આવું ઉઠાવી તોફાન ઉફાન બધા બંધ થઈ ગયા એ બધું મુસ્લિમોના બાદશાહ બહુ કમાતા એ અભણ લોકો બાદશાહ કરી બાદશાહ થઈ ગયા કોઈ પુણ્ય કોઈ જાતિ પુણ્ય એવી કરી પણ સંસ્કાર અને ધર્માન બધા ઘણા ખરા છે અને હમણાં બીજા પછી એવું બહુ નહીં થોડું ઘણું હોય થોડું ઘણું બહુ નહીં આપણે કઈ ફાયદો નહીં કર્યો પણ આપણને પેલા રોગ માંથી બંધ કર્યા આ લોકોના અલ્લાહ વાર કે ચાલુ જ રહેતા હતા ધોની ગયો ફરવાનો આવ્યો ગજની ગયો ફરવાનો આવ્યો આયા જ કરે આના આયા ચૂપ કરી દીધું બધા મારી ફટાકડા પડી પડી અને બધી માથી જે લઈ લીધી અને એ અત્યારે રાત કરવા રહ્યો ને બહુ ત્રાસી આ રાક્ષી ફેસ કરે પોતાના પોતાના જે પ્રતિનિધિ તેમને નહીં પડવા ને પ્રતિનિધિ આપણે બ્રિટિશ પ્રજાનું ચારિત્ર તો ચોખ્ખું હતું દાદા પણ તે આ ચાલક આપણી આપણી ગાડીઓ ગાડીઓના ફોટા લ્યો આપણી આ ટ્રેનોના ના ફોટા લ્યો અને ફોજમાં જે દેખાડો તો તમને ફોજ આવું જાનવરો ના રખાય જાનવા ને શ્વાસ સિવાય એવું રાખે આ દેશના લોકો લલિતજી ખુશ થઈ ગયા ગમે ખુશ થયા હા આમના બધા મિત્રો બધા આવી જવાના ના પણ થોડું વધી જશે બધું સાહેબ નથી આવ્યા પાછળ બે ક્યાં સાહેબ રાત દાડો તમને આગળ બધાની ઈચ્છા એને માટે નીકળ્યો ધર્મ જગત કલ્યાણ કોઈ બોલેલું નહીં કામમાં તારું ઠેકાણું એની જગત કલ્યાણ શું તારું ઘેર વેરવાડે થાય ઘર તો ગોઠતું નહીં મારે જગત કલ્યાણ અને આપણો માણસ પોતે પોતે એક વાત બે માંથી એકદમ નરમ થઈ નહીં પણ તાક બેડ ઉકેલ નહીં આરએમ પટ્ટી જો શું નડતું હતું અહીં બેઠેલા કાર ને ક્ષેત્ર કાર ને ભાવ ક્યાં બંધન છે દાદા કે છે અમે અમે એટલે ભાઈ કે છે નિશ્ચય અને વ્યવહારમાં ગૂંચવાઈએ છીએ ઈ બાબત સારી ગૂંચવાય નિશ્ચય નિશ્ચય છે વ્યવહાર વ્યવહાર છે વ્યવહાર દ્રશ્ય અને જ્ઞેય છે નિશ્ચય દ્રષ્ટા અને જ્ઞાતા છે કે જુદે જુદે સુખ છે એ તો આમ જરૂર વ્યવહાર વ્યવહાર ને જાળવવા જઈએ છીએ ત્યારે નિશ્ચય માંથી ચૂકી જવાય છે વ્યવહાર જાળનાર ના હોય તો વ્યવહાર પણ ના હોય ગાળનાર હોવો એટલે જાળનાર હોવો જોઈએ વ્યવહાર છે ત્યાં સુધી જાળનાર હોય અને નિશ્ચય છે એ પોતે જાળવા જવું ના પડે જાળદાર હોય બીજા આપણે જવું પડે વાત કરો વાત કરો દાદા કે છે પણ કે એ વ્યવહાર ઓછો થાય તો કે નિશ્ચય આગળ આવે નિશ્ચયની એકાગ્રતા તો થાય પણ વ્યવહારમાં ગૂંચવાયેલા હોય તો પછી એમ કે નિશ્ચયમાં એકાગ્રતા નથી રહેતી નિશ્ચય શું કે છે there નથી કન્ડિશન નહીં હોય ત્યારે નીચે રહે કોઈ પણ પ્રકારની કન્ડિશન કન્ડિશન કરવું હોય તો એર કન્ડિશન કરજે કન્ડિશન કરવા બધા કાલે વ્યવહારનો તન્માયાકાર હતા બધા વ્યવહારનું કાર્યક્રમ તન્માયાકાર હતા અને પોતે નિશ્ચયમાં રહેતા હતા એ જોયું નથી અરે દાદા આપે તો ત્યાં ખૂણામાં પેલો પ્રાણલાલ ઉભો હતો એને બોલાવીને કીધું કે આ બધો વ્યવહાર છે આ બધો વ્યવહાર છે વ્યવહાર છે એમ એમ કહ્યું પેલો ભૂલી ન જાય અજાગૃત ન થઈ જાય અને વ્યવહાર વ્યવહાર જો નિશ્ચિત વ્યવહાર હોય ને વ્યવહાર એના કરનારા વ્યવહાર નો કરનારો હોય તો જ વ્યવહાર હોય કીધું કરનાર તો ઓળખતા નથી એટલે તમે એમ કહ્યું કે હું કરવા કરનાર ને ઓળખતા નથી એટલે મનમાં એમ હું જ કરવા દઉં છું વ્યવહાર કરનાર હોય બરાબર બરાબર દાદા દાદા પાસે આવીએ અને એ જે પછી દ્રષ્ટાંત મળે ને એ દ્રષ્ટાંત થી વધુ પકડાય છે વાત નહીં વાત પકડી જાય હું દ્રષ્ટાંત આપું જરા વાત પકડી જાય શું શું બળગ્યું હતું શું નતું બળગ્યું ખબર પડે ક્યાં ગૂંચ હતી ક્યાં ગૂંચ હતી ખરી વાત ખબર પડી એટલે વ્યવહાર વ્યવહાર ના કરનાર સાથે જેમ આપણે જમવું હોય ને તો આપણા મમ્મી અંદર કામ કરે જ જાય તમે નિશ્ચય મળો એ બધું કામ કરે છે અને જો તમે આમાં બેઠા તો ગુરચુક થશે વ્યવહાર ને વ્યવહાર બહુ સુંદર મિકેનિકલી છે પોતે ભૂલ ના થાય મિકેનિકલ માં પોતે ડખો કરે આ જગત આખું ડખો જ કરે છે વાત ચાલ્યા કરે ડખો જ કર્યા કરે એટલે દાદા અંગાસા પીર ના દર્શન બધા મહાત્માઓ કરતા હતા ત્યારે આપે થોડી પરીક્ષા કરી કોણ દર્શન કરે છે અને કોના કરે અને કોના કરે છે જસુભાઈ દર્શન કરે મારે ચોટી પડી શું ના ચોટી પડે આમ વ્યવહારમાં કરનાર જોડે જોડે હોય વ્યવહાર પોતે જ એમ કે અમારે હવે સંદાસ કરવું છે ત્યાં પછી ચાલો વ્યવહાર જ સંદાસ કરી ઇન્ફોર્મેશન હોવું આપે વ્યવહાર ઇન્ફોર્મ કરે દુર્ગા લાગવી હોય તે ઇન્ફોર્મ કરે ભૂખ લાગવી હોય તે ઇન્ફોર્મ કરે વ્યવહાર પોતે જ ઇન્ફોર્મ કરશે વ્યવહાર ને જોયા કરવાનો ભૂખ લાગી શું ખાય છે શું નહીં બે હાથે જમા થઈ ગઈ એક હાથે જમા સુકાવે છે કે બ્લાઇન્ડ બે હાથે થઈ ગઈ દાદા કેટલીક વખત એવું થાય છે કે વ્યવહાર હું કરું છું વ્યવહાર હું કરું છું અને આપે આજે ફોડ પડે કે વ્યવહાર તું નથી કરતો વ્યવહાર નો કરનારો વ્યવહાર કરનારો થાક લાગે છે આપડે ઊંઘી જવાનું છે જે થાક લાગે છે ને તે આપણને ઇન્ફોર્મ કરે છે કે હું આ સુઈ જઉં કાકા આપડે કે સુઈ જવું જરા છે આપણે વ્યવહાર વ્યવહાર વ્યવહાર નો કરનારો વ્યવહાર ની હોય વ્યવહાર નો કરનારો વ્યવહાર કેમ કર્યું હોય વ્યવહાર કેમ કર્યું હોય છે કેવી દાદા આખો સ્પષ્ટ થઈ ગયો કે વ્યવહાર હું કરતો નથી હું કરતો નથી અને આ વ્યવહાર હું કરું છું કરું છું ચાલતા હું કરવાનું કરવાનું જ નથી હું કરતો નથી તે કરતો નથી એવી કહેવા નથી વ્યવહાર વ્યવહાર ન કરનારો કોઈ હોય તેને આપણે જોયા કરવા કોણ કરે છે આપણું જ્ઞાન એવું છે કે વ્યવહાર ના કરનાર ના દેખાડ છે ચલો હા આ બધું એક માણસ મને કે છે આ વ્યવસ્થિત સ્થિર ખાતરી પડે વ્યવસ્થિત ચલાવે છે ખાતરી પડે રવિવાર તારે લગ્ન છોડી દેજે પછી બે રવિવાર તારે રજાનો દાડો છે ઘોડા ને લગ્ન છોડી દે છે જો કેવા સુંદર ઘોડા ઉપર ટેકરા ઉપર જાય છે નીચે છોકરા ખાતા નથી તને ચક્કર નથી આવડતું તે દીધા પછી છે વયાનો આપનારો છે વયા શું માનો તો આ તો ઘોડા વાંકે ને તે આવડે નહી અને ઊંચા ચડવાનું હોય ને ત્યાં ખેંચે એટલે હું જમીન અધવાન સુધી જતો અને ઉતરવાનો હોય ત્યાં ભીડ વગેરે ચોખ્ખો થઈને બચાય એના કરતા એને મેં વાપી દઉં ને બહુ ડાયો ભાઈ બોલા તારા કરતા ઘણો ડાયો ભાઈ આવો આવો તમે આવો આવો મેદાનમાં આવો હા વાક્ય જે વ્યવહાર વ્યવહાર ના કરનારા સહિત જ હોવા જોઈએ ભાઈએ પૂછ્યું સારું બીજું પૂછે ચાલો હવે દાદા પ્રશ્ન પૂછનાર અમને બધાને કેટલા ઉપકારક થયા દાદા આવા પ્રશ્ન પૂછનારાઓ અમારો ઉપકાર કરી જાય પૂછવું પડે સાર આ તો વગર પૂછે ના નીકળે દાદા આપડે એક વખતે કીધું કે આ તો પાતાળ કુવો છે આપે કીધેલું કે અંદર પાતાળ કુવો છે એટલે તમે પાણી જેટલું કાઢશો એટલું નીકળશે જોયા કરશો પાણી અંદર અંદર રેડિયો નો પૂછી લેવા વાક્ય સારું નીકળ્યું નીકળ્યો પ્રેરણા મળી એટલે નીકળી ગયો વ્યવહાર વ્યવહાર ના કરનાર સહિત જ હોય એટલે પછી દફો ના રહ્યો ને આપણે જોડે વ્યવહારનો કરનારો છે પછી આવે કે આપણે દફો રહ્યો એ જોયા કરીએ એટલે વ્યવહારનો કરનારો કર્યા જ કરતો પણ પેલું વચ્ચે દાખલ કરવા જતો વ્યવહારને કરનારા આવતા પહેલા કહી જાય વાક્ય ઘણું કોઈ કોઈ વખત નીકળી જાય આ અમારે લક્ષમાં કરવું પણ શબ્દ જ્ઞાનમાં આવે નહીં શબ્દમાં શબ્દમાં નહોતો શબ્દમાં વ્યવહાર અને કુટીર વ્યવહાર વ્યવહાર ના કરનારા સહિત જ હોય એટલે તમારે ડકો ના કરવાનો વ્યવહારમાં ઊંધરવું ના પડે નિશ્ચય એટલે તમારે વ્યવહાર વ્યવહાર પડે દાદા પછી આગળ નહીં કહો કે એનો એનો કરનારો હું નથી એવું કહીએ વ્યવહારનો કરનારો હું નથી કહેવામાં શું થાય છે પણ દાદા એટલે પહેલી વખત વાત આવ્યા છે એટલે હજુ પેલા દર અસલ ની વાત નહીં કરો બોલી ઊંચી જાત વાળા ની એની વાત નહીં પાડો તો એ પોતે સમજી ગયા કે રહેવાના કરનારા અમે કોઈ એવું ના બોલીએ કે આવું નથી કરતો એ પેલી અલકી અટલ નહીં કરી આપડે હું નથી કરતો હું કરું જ ક્યાં આગળ છે વાક્ય ઘણું ઊંચું જ પડે વ્યવહાર વ્યવહાર ના કરનારા સહિત જ હોય એટલે બોજા વગરની વાત વ્યવહાર નિર્બોધ થઈ ગયો એ પછી નિબોધ નિબોધ મેં ચિમનભાઈ નો તમે પોઝિટિવ થઈ જાય જો હું આ નેગેટિવ વાળો વર્તો નહીં પોતે પોઝિટિવ થાય બધા પોઝિટિવ થાય હા દાદા ચાલીસ હજાર માં પોઝિટિવ થઈ ગયું ચાલીસ હજાર માં પોઝિટિવ થઈ ગયું જ્ઞાન લીધું ને દાદા પાસે મારી વાત ગમી તમને તમને ના ગમી ના ગમી યાર અમારે ન ગમવાનું છે શું તમારો એક એક શબ્દ ગમે છે દાદા પોતાના આત્માને તો જોઈ શકતા નથી કે અનુ પણ આપને જોઈએ એટલે એટલો આનંદ આવે એ ખબર પડે છે કે આવો આત્મા છે કરીને તેથી તેથી દબાવ જોઈએ કહું જ્ઞાની પુરુષ અત્યારે આત્મા થઈ ગયા જોતો ખરો ખરી વાત છે ત્યાંથી આવ્યા પછી બેન ને ભેગો થવાનું ક્યાં છે બધો રસ્તો કરી આપીશું હાજી કહેલું છે મેં હોય જ છે પણ દાદાજી હું શું સમજો છું કે કરનારો એ વ્યવસ્થિત જ છે ને વ્યવસ્થિત છે પણ તે આ પ્રતિષ્ઠિત આત્માને ના એનો કરનારો રહીત જ છે એ ખરું દાદાજી પણ કોણ વ્યવહાર કરે વ્યવહાર નો કરનારો કોણ છે એ જ એની સહિત જ છે એટલે આ જે તમને પીડા છે મનમાં ત્યારે હું તમને આઘાત થઈ ગયો ખોટું ખોટી વાત છે એ તો એ તદ્દન ખોટી વાત છે એ તો બિલકુલ વ્યવહાર નો કરનારો જ તમને એને ભાઈ આ તો તમને ભ્રાંતિ છે કે હું થઈ ગયો ભ્રમ પડી જાય છે કાતે હોય કારણ કે તમે કરનારા નથી તો ક્યાંથી થાવ પ્રતિષ્ઠિત આત્મા તે જ છે અને એને એને આપણે મિકેનિકલ કીધો છે ભારત મિકેનિકલ છે અને એ તો ઉદય કર્મ નું પૂતળું છે પૂતળું છે ફોરી પાર્લામેન્ટ ભરે એમાં આપણો પ્રશ્ન મગજ શું કામ લાગે લાખ અવતારે એમ વરી પાવર છે પણ શું એ શું બોલજો હવે નવીનભાઈ પૂછે છે કે આત્મસૂત્રમાં એક સૂત્ર છે કે જેનો વ્યવહાર વ્યવહાર નથી એનો નિશ્ચય નિશ્ચય નથી એટલે લાગુ થાય લાગુ થાય પણ એને જરા સમજવું છે વ્યવહાર વ્યવહાર નથી એટલે વ્યવહારમાં હું કરું છું માને છે તે વ્યવહાર વ્યવહાર નથી વ્યવહાર વ્યવહાર સહિત જ હોય એટલે કરનારો પણ સહિત તો નિશ્ચય હોય નહીં તો અપે દપે થઈ ગયું એનું તો અંતો જેને વ્યવહાર ને વ્યવહાર રૂપે રહેવા નથી દીધો વ્યવહાર વ્યવહાર નથી ઉડાડી દીધો ઉડાડી દીધો <coughs> <coughs> <coughs> અવિનાશી વ્યવહાર ને કશું કરતો નથી અને વ્યવહાર અવિનાશી બે અને એ પેલા આપે કીધું ને વ્યવહાર દ્રશ્ય અને જ્ઞેય છે કેટલું જરા એક ફોન કરી જાણવું દીપકભાઈ શું કરે છે એ પણ જ્યારે આપણે કાને સાંભળતા હોઈએ ત્યારે આપણે દેખાતું નથી અને જોઈએ છે ત્યારે સંભળાતું નથી આપે કહ્યું ને જોવું અને જાણવું તો આપણે જયારે જોઈએ છે ત્યારે સંભળાતું નથી ને સાંભળીએ છે ત્યારે દેખાતું નથી એ ના એ જોવું જાણવું નાખે જોવા જાણો વાપરવાનું હોય નહીં વાપરવાનું થઈ જોતો જાણતો એ જરા સમજાવો જોવું જાણો ઇન્દ્રિય જોવાનું એને શું કરવાનું આનાથી રિલેટિવ દેખાય બીજું અંદરની વાંખે જોવાનું સાંભળનારો નહીં આ તો બધું ઇન્દ્રિય જ્ઞાન કહેવાય આપણે જોવું કોને કહેવાય ને જાણવું કોને કહેવાય તારું નામ કેવા દીપક તું દીપક ને જોઉં દીપક ના મન ને જોવું બુદ્ધિ ને જોવું એ બધા જોયું કેવાય હા જ્યાં આંખની દ્રષ્ટિ પહોંચતી નહીં ત્યાં જોવાનું હોય સાઈડ જતી રહે એને કઈ વાસ્તા તું સમજુ ને કઈક છે ત્યારે કઈક અવાજ થાય તું ના કહું કઈક છે બીજા શું કે એને એ નહીં સમજાયું સમજાયું નહીં હવે અંધારું થઈ જાય બધું લાઈટ બધું થઈ ગયું ત્યાં કઈક વાત થાય તો તું સમજુ ને કશું છે તમારે હા હા બીજા શું સમજે કઈક છે બરાબર બધા એવું કે કઈક છે શું છે એવું કોઈ ના કહી શકે ને બરાબર કેમ ના કહી શકે કારણ કે દેખાતું નથી કઈક છે એવું લાગ્યું ને હા હા પણ શું છે કેમ ના કહી શકે અને પછી હજી ઉઠે ત્યારે આ તો કોઈ માણસ પડી ગયેલો લાગે છે માણસ પડી ગયો એટલે બધા પછી જુએ તો શું કે માસ પડી ગયેલો નહી એટલે અનડિસાઇડેડ તું તો તમારી કઈક છે કેવા દાદા ડિસાઇડેડ થયું એટલે માસ એમ કહ્યું ડિસાઇડ જ્ઞાન એ જ્ઞાન જાણ્યું કેવાય અને અનડિસાઇડેડ જોયું કેવાય આપણે જે ઇન્દ્રિયોથી જે દેખાય ને જે થાય એને શું કહીએ ઇન્દ્રિયોથી જે દેખાય એને જે આપણે જાણીએ એ બધા ગધેડા જોઈએ કૂતરા જોઈએ એમાં એમાં ફેર શું એમાં આમાં ફેર શું આપ જેમ નથી પણ જ્યાં સુધી અતિન્દ્રિય થી જોઈ જ ન શકો હોય ત્યાં સુધી શું ખબર પડે એ એમ જ મને ગાતા બધી ખાઈ આંખે દેખાતું નહીં ચશ્મા લઈ ચશ્મા લઈ રોપણ પ્લસ વૃદ્ધારોપણ વિધિ કરી બધું એકાગ્ર એક જ છે એટલે પ્રહલાદ કે ખાડામાં જો આટલું બધું છે સાંભળતો હતો તારીખ ચાર પાંચ ચોર્યાસી મહાત્મા પૂજ્ય જીવનભાઈ સાને ત્યાં પેડર રોડ મુંબઈ સવારે રિસાઈએ તો પોતાની જ ખોટ જવાની રિસાઈ અહીંયા રિસાઈએ તો પોતાને જ ખોટ જાય ને બહુ મોટી ખોટ નવમી આપતાણી માં આવવાનું છે આ રીતાવાની વાત છે એને રીસાયેલો દેખાય આત્મા તો આત્મા જ જુએ આત્મા જીવે નહીં મંદિર તો ભાઈ આવું કાળા પથરા હોય ધોળા પથરા હોય આ રથના આગળ પણ હાથને પગે લગાય આ વાત કેટલી સીધી સરળ છે આરસ ને પગે ના લગાય મૂર્તિ ને પગે લગાય પણ આ દેહ છે એમાં આત્મા છે એ બાબતમાં કેમ ભૂલી જાય છે તેની બધા જોઈ નથી તેની બધા સાચી નથી એટલે આ બધા કરી આત્મા સંબંધની સાચી હોત તો બધી આ બધું આવશે ને સાચી જ નહીં એને જડી જ નથી ને આમાં કઈ આત્મા આ બાજુ દોસ્ત શું થાય આ મારી જરૂરિયાત શું થાય કઈ વસ્તુ આપીએ કઈ સારું લાગે તો આ છોડી દે ના છોડે બીજું સારું સુખ મળે તો છૂટી જાય હા આ આ કર્યા કરીએ બધું નિશ્ચિત આવે આપણા અક્રમ વિજ્ઞાન ની એ બલિયારી છે દાદા અક્રમ ચાર હતા દિવસે ઘણું દેખાડીએ સરસ સરસ સરસ દેખાડીએ એ છે એ ગાળવતા વસ્તુ છે એ જાય કેવી રીતે માણસ ના માંથી બીજું સુખ જુએ તો જાય સુખ પ્રતિ બે આ જોવાય એમ જ છે દાદા કે છે એટલે એટલે જ્ઞાની ના મળ્યા હોય તો પછી એને ગારો ગારોતામાંથી નીકળી ના શકે આપણે આખું સુખ ની ભ્રાંતિ એ આખું નું સ્વરૂપ જ છે ને પણ એમાં એ ની વાત નવમી આપતાણીમાં આવે છે એમાં ને રાત્રે દસ વાગશે એટલે એ જ એ ફ્રીજમાં જે બેઠી છે એને પછી ઠંડી લાગશે એટલે ઉઠવું પડશે પછી એટલે એને ખબર નથી અત્યારે જે મસ્તીમાં રહી છે પણ એ ટાઈમ બદલાશે ત્યારે એને ઉઠવું પડશે આમાંથી સૂર્યનારાયણ તો આથમ્યમાં રહેશે નહીં અને ઠંડી પડશે એટલે ઉઠવું પડશે તો આમાં આ મનુષ્યને એવું કઈ એ બદલાતા નથી સમજો આ માંથી નીકળવા માટે આ ગમે સારી સારી ચીજો પેલા ખવડાવવાની એની જોડે નહીં કે પણ એને પેલો તાપ લાગે છે એથી આ ગમે છે એને બહુ જ ભૂખ લાગે ને તો હવે આ આ શું કરીને શું માલમ પડે જ નહીં વેદના થાય તો એવું છે બહુ જ ભૂખ લાગે છે એટલે બહારનું વાતાવરણ ઠંડુ પડી ગયું ઠંડી લાગે બહારનું ઠંડુ પડેલું હોય એટલે અંદર મજા ના આવે આ ગરવા રસ ચાખે છે ગરવા રસ ચાખે છે એ તો આમ સમજાય એવું આ ગારોતામાં એ રસ કેવી રીતે સમજાય ગર્વને કોઈ જગ્યાએ પાન ના મળે એવું પાન શાંતિ ખ્યાલ આવ્યો બે ત્રણ કોઈ જગ્યાએ નથી મળતું હા

પર સત્તા છે આ સંજોગ ના મળે તો ના થાત અથવા અથવા કઈ જાગૃતિની પણ વાત આવે છે કે આ પ્રકૃતિ ગરવરસ ચાખવા જાય પણ ચાખનાર આપણે ન હોય એવું જાગૃતિમાં રહી શકાય એવું છે એવું ગાળવતામાં છૂટા રહેવાનું કે છૂટવાનું કોઈ ચાવી છે મેં માણસો ને તો વાતાવરણ મનુષ્યોની લાઈફમાં એવું વાતાવરણ હા હા આપેલું સજાગૃત દીકરી બધા જાય પીછા ના હોય પેલો કાર્ય જાય આપણા મહાત્માઓને છે મહાત્માઓને આ ગાળવતા ખરી ખરી પણ ગાળવતામાં સમજે કે આ

એટલે ગારોતામાં ના સુખ જે મળે છે એની કિંમત આની કિંમત હરકી મળે અને સુખ ના મળે એની નહીં કિંમત તો હરકી નાખે તેની તેની કિંમત હા ગારોતાની અને બીજી વસ્તુ આપણે ખાવા પીવા વસ્તુ કિંમત હરકી નાખે જાય આમાં ક્યાં છે આમાં ક્યાં છે